સમજે પાડી દે ના ડોક્ટર નો આજે દેખાતા મનુષ્યો છે ને એ કાલે મનુષ્ય તરીકે રહેવાના નથી ચાર પગને પોતળા સાથે ફરશે તમને શિવ તમને પડે કે આ શું છે તે શું છે ને ચાર પગને પૂછડે અનંત અવતાર ભટક ભટક કર્યા તો આ ભોન આવતું નથી શું છે શેનાથી ચાર પગને પૂછડે હાથે થાય એ તમને કહ્યું કે કયું કશું ખોટું કામ થાય છે બધા જ ખોટા કામ થાય છે બધા જ ખોટા કામ થાય છે ત્યાર પછી તે ખોટા કામનું ખોટા કામનું સરવાયું અહીં મનુષ્યનું છે સજ્જનતાનું સરવાયું છે અને પાછળતામાં પશુ જશો પાછળતા કામ કરો છો ને એટલે પશુ પણ જવાનું છે અવશ્ય એટલે ત્યાં આગળ પંચ્યાસી ટકા આ મોલીએ નહીં અમે ખોટું બોલાવો નહીં અમારી પાસે આવું પંચ્યાસી ટકા ફરી મનુષ્ય માટે ચેતો ચેતો એમ કરીએ બધા ચેતો હજુ ચેતો <coughs> પાસે ઉતા કરે એટલે પશુ બને અને રાક્ષસી પણ કરે તો અંદર બને રાક્ષસી પણ એટલે શું પોતાને કશું ફાયદો ના હોય ને લોકોને દુઃખી કરી નાખે